આપડે બાર આપણને જાય નહીં બાર માન્ય ખરા પણ તેજ ગઈને હતા મળી બેઠા છે ને કૃષ્ણ ભગવાન તેજ ચાલુ થઈ જાય દાદા ભગવાન જય પોતે હું દાદા ભગવાન શું જય જયકાર બોલું શું બોલું છું શું બોલો બોલે લખો આપણી આવે ને હા થયા છે બધા હંડ્રેડ પર્સન્ટ ભગવાન થયા છે દર્શન કરો ભગવાનને ત્રણસો હાઈ ડિગ્રી છે મારી ત્રણસો છપ્પન છે હું જ્ઞાની પુરુષ છું જ્ઞાની પુરુષ તમારે જે કઈ પ્રોબ્લેમ હોય બધા મને હું તમને સોલ્વ કરી આપે તો હું કર્યું તમારે ભાઈ હું ભગવાન થઈ ગયો હું તો ફાયદો જ ના થાય લોકોને આ લોકો થઈ ગયા તેનું પોતાનું એ છે ને એમના પ્રોબ્લેમ અને અમને તકલીફ છે બાકી એમનું વર્તન છે જીવન છે એમને પણ બધા બોલાવ્યા છે કે એમને બહુ આનંદ એમનું એ સમજતો એકત્યાન અને તમારે પ્રોબ્લેમ પર જતા નથી તો ભગવાનની જરૂર કરી ભગવાનની તો આપણે બધા પહોંચવાના ભગવાન એટલે બધાને જરા ઉપર બધા પહોંચવાના એમ છે નિયમ કોઈ ચીજ જોઈ છે ભગવાન સમાધિ છે આપણી એ ઉપર વાળો જ નહીં છે ઉપર વાળો જ નહીં બીજો કોઈ નથી ખબર ને બધાનો પ્રગટ થાય તમારો પ્રગટ થાય એટલે તમારો દીવો ચાર દીવો હગાયો છે આ નહીં બોલો તે બોલો છે દોસ્તી મારા દાદા રસીન અંદર બેસાડી આપણે આપણા કોને આપણે એવું બોલવાનું હવે વાંચવાનું છે તમે દેખાય થોડું આ મંત્રો બધા ભેગા મંત્રો આ મંત્રો બધા આ મંત્રો બધા ભગવાન પ્રસ્તાપેલા હોય ને નિષ્પક્ષપાતી હોય ને આ છે નમસ્કાર નમો ભગવાન વાસુદેવાય જય મંત્રો બધા મંત્રો ભેગા છે એ ભેગા બોલવાનો હરકત નથી તમને નહીં, કઈ નહીં ને, આ મને તો કોઈ વાત નહીં. ભગવાન, અ, દાદા છે જ ના નહીં. એટલે તારા જ જેનો બધી રીતે open છે. આ બોલ્યા કરે. બરોબર ને? જ્યારે કોઈ અર્ચન આવે છે એને ત્યારે વધારે બોલવા પડે ને? એક ને બે થયો ને અહીં દર્શન કરજો પછી અહીંથી આ કરો દરરોજ એક વાર બોલવું બધા આપડે દોડા દોડ તો મળે નહી હવે આ તો થાય જ નહીં હા દાદા દાદા બીજા પુસ્તકો બી લાવ્યા છે એમને એમના માટે હા દાદા બેન પોતે ગ્રેજ્યુએટ છે હરિપુરા દાદા હરિપુરા હા કોંગ્રેસ હતા એમના રામાભાઈ હીરા બોમ્બે માં તમે કેટલા વર્ષ ના નવ વર્ષ નવ વર્ષના નવ વર્ષના છત્રી હાલ ગ્રીન પડી સાડત્રીસ માં ચાલો તમને તકલીફ કરાવી માફ કરજો તકલીફ આપી હા અમને તકલીફ લાગે જગત ને ક્યાં કરવા મારી જે બધું ફાઇલ હોય અથવા તો જે બધું નાનું અમથું જે મારે કામ બાકી હોય એ બધું મારું લેવલ પર આવી ગયું છે એટલે હવે મને દાદા બરાબર જો છુટ્ટી આપે કે તમે એક વર્ષ બે વર્ષ જે યોગ્ય હોય એ પ્રમાણે તો હું કાલથી આવી જવા તૈયાર છું એવી સુધીનું મેં બધું લાવી દીધું છે કે હવે નોકરીની જરૂર નથી એ બધું બરોબર છે આપડે હવે દાદા તમારી જોવું પડે કેવું પડે એટલે આપણે નિશ્ચય કરવાનો પણ દાદા એ નિશ્ચય કરી તો ઉદયમાં આવશે ખરો આવે છે કારણ કે દાદા મારે મારે એક વર્ષ તમારી સાથે રહેવું જ છે તમને ઉદય ચાલે બરાબર એમને કહ્યું કે જયારે તમારે જવું જોઈએ એટલે હું મજબૂત દેખાય તારે એવું નીચે જોવા પડે મજબૂત કરો તો કઈ મેળે તમે વિચાર મેળવીને મારી ઘણી ઈચ્છા હોય તમારી ઈચ્છા નથી સમજે જો નીકળી જશે તમારે આ ભક્તાભાઈ આજ્ઞા પર કરો ને થોડું અંગું નીકળી જશે તો થોડું અંગે જોઈ લે ને હજુ પોતા જતો દાદા મારું જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી હું તમને લઈ જવા દઉં ચોક્કસ કરતા હોય પેલા આવી ગયો કરવાની નથી એટલે ઉદય થઈ કોઈ પડે મને યાદ પીડા થઈ ગઈ વાળે પીડા થઈ તો મને પીડા છે એટલે મજબૂત લાગે બહુ સ્ટ્રોંગ કહેવાય જોડે તમે અમુક ટાઈમ બે હજાર એવું અત્યારે નરેન્દ્ર નહીં જવું પડ્યું કેવું પ્રસંગ ના મળ્યો રહેવાની જગ્યા એની હારી ના મળ્યો બધું ઉદય હવે ને બધું પેલા એમ કહેવાનું. બે પાણી પી જાય. કેવી રીતે કે મૂકી મૂકી સેવા બીજી બધી લોકો ત્યારે આ પીવાનું મૂંગો જ થાય. મૂંગો અજ્ઞાન થી કોશિશ કરા એટલે જ્ઞાન પામ્યા એટલે કોશિશ બંધ થઈ ગયા કોઝી કરી કરીએ કોઝ કરીએ જ નહીં છે તું નિના છું શુદ્ધાત્મા છું તારા મનમાં આખો દાડો કેવું લાગે છે એવું તારા આખો દાડો એવું લાગે છે તો પછી રાત્રે પછી એવું ના હોય તો તને મનમાં શંકા આખો દાડો જે લાગે ને એ શું છું અને એનું નામ જ જાગે બરાબર એટલે બીજા કરવાનું દઈ આવે એમાં ધક્કો મારે ના કામ થાય જેથી કર્મ બીજું બંધાય નહીં પણ જૂનું કર્મ છૂટે નવું તો ફરી પાછું આવશે ફરી નવું તો હું હું વિના જેવું થાય તો એવું કરતો હવે પ્રશ્ન છે દાદા એનો ઉકેલ ના આવ્યો પછી ફરીથી પાછા આવવાના ઉદયમાં ફરીથી આવશે ફરી આવશે એટલા સત્તા નહી હોય જેટલું આપડે જોર ગયે છે આપડે હાથી નું જોર ગયે છે ત્યાં આવશે ઘરે બકરી નું જોર કરશે એટલે આપડે હાથી નું વાર વગર ભારે પડી બકરી માહિતી કારણ કે હાથી નો બકરી જે થઈ જાય ત્યાં જોયું ત્યાં જોયું તો અદભુત થઈ જાય પ્રતિક્રમણ તો કર્યું તો બકરી મંગોળી થઈ જાય મિત્ર હા દાદા તમે બોલ્યા ન્યાય કરો બરાબર બીજું આગળ ના સમજે આપડે ભગવાન આ લોકો હા એની તો પછી ધોધમાન ના લોકો બહુ ના પડે ના હોય એ તો ને એ પોતે કરતા હોય તેને કરતા હોય હા અહીં કોકરેલ હોય લોક બરાબર એવું જો વિચાર થતો દેખાય દેખાય દાદા તને સમજાય તને હા દાદા આપો ને અરે કોઈ એકાદ વસ્તુ લઈ આવે ઇન્ડિયા થી તો જાય મારી બધા કરતા મારા હા હું કઈ જાણું છું હું કઈક છું હું કઈક જાણું છું હું કઈક જાણું છું સમજુ છું સમજો છું હું કઈક જાણું છું હું કઈક છું હું કઈક જાણું છું હું કઈક જાણું છું સમજુ છું સમજુ અને બધા ચાર છે બરાબર ત્યારે મને બહુ મોટી સમજણ રહ્યા હા એ તમે સરખામણી કરજો હા તો તમે બધું ખાવા પડશે ખરેખર દાદાજી છે એવું જ છે આનું હા બરાબર <laughs> તૈયારી ના કરી હોય તો આપડે આશ્ચર્ય પામવાનું કારણ કે આપડે અઠવાડિયે વહેલા એટલે આપડે કહીએ બરોબર છે તમારું હા હવે વહેલા આવ્યા છે એનો અસુસાર ના કરે બરાબર ખબર ને ભૂલ આપડી અમારો હા અહંકાર છે હા બરાબર ના અને સહન કરે એ શું કહેવાય આ લોકો માટે એ અહંકાર અહંકાર બરાબર આવી ગયો હા બોલો હા બોલો બે મિનિટ નહીં બુદ્ધિ બુદ્ધિ ભૂલગોડાવે પણ જ્ઞાન છે ભૂલ ના ગોડાવે અને આવું કઈ ભગવાન જાતે નહીં થઈ ગયું જેમ રાત્રે કહેતો ભગવાન નથી થઈ ગયો ભગવાન મારે ચાર એટલી ખુશી પૂરી કરી યાદ આવે દાદા તમને આવે છે દાદા કેટલો વખત યાદ આવે બીજી કોઈ પ્રવૃત્તિ છે નહીં ભૂલી જાય ને આ સિવાય કોઈ કોઈ રસ કોઈ પ્રવૃત્તિ છે નહીં કે બીજી કોઈ પ્રવૃત્તિ નથી એટલે તમે જયારે આવ્યા છો વાંચન સિવાય કે આરામ નથી ચોપડીઓ વાંચવાનું ને આરામ અને તમને યાદ કરે નથી ના લાગે પછી ના મારી સમજ ઓછી હોય એટલે કઈ પૂછીએ બાકી ભૂલ કેમ કહેવાય જ્યાં સુધી એમને ચોપડીઓ વાંચી પછી ભાવ થઈ ગયો કે આ બધી ચોપડીઓ મારે લેવી છે ક્યાં મળશે પૂછતા હતા હા અમદાવાદ આપણે છે જેટલા બને એટલા તમે કહે છે આપ્યો બીજા હું મોકલી આપી છે <laughs> બોલો આવો જય શ્રદ્ધા તમને દેખાડી હું ઇન્ડિયા આવી નહીં આ તો હવે ટાઈમ નથી તબિયત જરા ધરમ છે તબિયત થાય છે દ્રષ્ટા તમને દેખાડી તો ભાઈ એટલે ભાઈ તમે પોતે જ ગુસ્સા થઈ એટલે તમારી ઈચ્છા રાખવાની ભાવના કે દાદા ને આ લેવું છે બીજો આશીર્વાદ હું આપેલો આપું છું ખબર ને સમજાય તમને શ્રદ્ધા બળવાન થાય સમજ તો થોડી છે થોડી ઘણી આવેલી પણ શ્રદ્ધા બળવાન થાય એવું જોઈએ હા શ્રદ્ધા જે છે ને એની શ્રદ્ધા છે તમને શ્રદ્ધા એટલે સંકેત આત્મા છું એ ભાન જતું ના રહે ભૂલાય નહીં હું આત્મા છું શું ના ભૂલાય આત્મા શું અત્યારે શું નામ આપનું શાંતિલાલ શાંતિલાલ હું શાંતિલાલ છું એ તમને ભૂલાય નહીં પાંચ છો હું શાંતિલાલ શું થાવ તમે ત્યાંનો ભાગ હતો એ બધું તમને એ બધું તમને યાદ રહે નથી તમે ખરેખર રિયલી પણ છો આ રિલેટિવ છે કેવું છે by relative point you are કોન્ટી life and you are father of રિટાર not by real by real point you are શુદ્ધ હાથ શુદ્ધ જ છો પણ તમને જ્ઞાની પૂછે શુદ્ધ કર્યા નથી અને કૃપા વરસાઈ નથી ત્યાં સુધી શુદ્ધ થયું બોલાવી શુદ્ધ ક્યારે બોલાય કે હું આત્મા છું એ નિરંતર એક પાંચ મિનિટે બોલાય ને આ તો પાછળ પૂછજો કે તમને ભૂલાવે છે કહું છું એમ કરો ને મારી આજ્ઞામાં રહો તમે બધા કહો કેવું કેવું યાદ રહેશે કહો ને એને પૂછાય રમણ આટલા ભાવ થી આટલા રસ થી સત્સંગમાં ભાગ ના લે ને કઈક પામ્યા છે એનું કેટલા સાત હજાર માણસો ને એમાં દસ પંદર હજાર માણસો જેને આવું નિરત કરે છે બીજા બધા કાચા પડી અમારી કહેલી આજ્ઞામાં રહેવું છે ને આજ્ઞા જગ્યાએ બધું બગડી ગયું અને આ ગ્રંથમાં કેટલી આજ્ઞા બધા પાંચ કેટલો કેટલા કલાક આ રીટા કેટલા કલાક આજ્ઞા બધો છું કલાક દાદા તો કન્વિન્સ થઈ ગયા છે એટલે તમે થશે તો ઇન્ડિયામાં આવું લાભ નહીં પછી તમે બોલશો શું બોલશો નહી જોડું બોલશો જે થવાનું છે થાય પણ તમને પછી કે કાયા ને કટકા થાય તો નહીં છોડી ભલે કાયા ને કટકા થાય એ સ્થિરતા આવે તો પછી આ તો મોક્ષ આપેલો છે હાથમાં એ સ્થિરતા આવે એમને સર્વ બંધાય કૃષ્ણ ભગવાન સંકેત હતું એ સંકેત એમ કેવાય છે એટલે પેલું આ જે સંજય દર્શન છે એ ઉત્તમ છે શું છે પંદર અવતાર થાય શું થાય ઉત્તમ હોય તો પંદર અવતાર મુક્ત જાય અને આ તો સાહેબ છે એટલે ત્રણ અવતાર ખબર ને અને સાહેબ ને કર્મ બંધાય નહીં પણ જૂનો હોય તો ભોગવી આપશે આપણે ત્રણ અવતાર ખબર ને કાયાના કાયાના કર્મ ના બંધાય એમ કે કાયાના કર્મો ના બંધાય ભાવ અને વચન થી ભાવ અને વચન થી શુદ્ધિ થઈ ગઈ પણ આ કાયાના કર્મો ના બંધાય કાયા નો પાડું એટલે કાયાને શું થાય છે એ બધું શું કહ્યું જ્ઞાતા જ્ઞાતા રસ્તા છે અને કાયા ઈશાક ભોગવે છે શું ભોગવે છે ગયા અવતારે કરેલો કર્મ એ ભોગવી રહે શું કહે એ તો બરાબર છે ગયા અવતારના કર્મ ભોગવી રહ્યા છે પણ આ અવતાર માં જ્ઞાન થયા પછી પણ સમ્યક જ્ઞાન થયા પછી પણ કાયા ના જે કર્મ હોય ભાવ અને મન અને વચન ના કર્મ મન અને વચન ના કર્મ ન હોય એટલે કે ભાવ એમ કે એ વાત બરાબર છે કે ગયા ભાવ ના કર્મ ભોગવે છે એટલે કે મન અને વચન એના કર્મો ના હોય પણ કાયાથી જે કર્મો થાય તે નવા કર્મો ના બાંધે એમ પૂછે છે એ બધે આ માર્ગ પર ક્રમિક જે આ માર્ગ છે ને એ માર્ગ ને શું કહેવાય છે ક્રમિક માર્ગ ક્રમિક ક્રમિક એટલે સ્ટેપ થાય સ્ટેપ એટલે પહેલે ગુંઠાણે હોય તો ચોથે ગુંઠાણે જાય પછી પાંચમી છઠ્ઠે ચડે તો બધી બધા શું કરે અમે તો હું શાંતિલાલ છું એ સપનામાં ના હોય અને પેલા તો હું આ કરું છું અને મારે ભોગવવાનું ગમે એટલે અને આ આક્રમ છે એટલે કોક દાડો જે ભરત રાજા હતું ભરત નું વાપરેલું તમે બરાબર લોકો શંકા કરીને યાર ભરત લડે છે લડ્યો લડે છે માણસ મળી જાય ના સમજ્યું ને એ હિસેબ આક્રમ આપ્યો ભરતે પૂછ્યું કે આ બધા મારા ભાઈઓ એમને મોકલે જવું છે અથાણ જઈને અને મારે છે તે રાજ નથી બોલવું ચક્ર ત્યાં છે ભરત તારે અને ભાઈ બે ભાઈઓને ભોગવવું પડશે શું કહે છે બાહુબલી બાહુબલી હે બાહુબલીને બાહુબલી જઈને બે જણે ભોગવવું પડશે ભરતે કહ્યું ના મારે મારે બહુ જરૂર એટલે મને દીક્ષા આપી દો પ્રજ્ઞા તને બીજું જ્ઞાન આપીશ સંસારમાં રહેવાય કર્મ ચોટે કર્મ બંધાય નહીં એટલે અહંકાર ખરાબ થઈ જાય બિલકુલ અહંકાર ખરાબ થઈ જાય એટલે પછી એક તો બહુ આવું કે તને આવું અક્રમ જ્ઞાન આપ્યું એ બધી લોકોએ શંકા કરી ભગવાન કે આવું તો કર્મ આવું લડ્યો લડે છે રાણીઓ ખાતે રહે છે અને કર્મ બંધાય નહીં એ કેવું હોય તો એ શંકા કરી તેને ભરત ભરતે બોલાયા કે કેમ શંકા કરો ભગવાન વાત કરું કે આવું બને નહીં કે તમને દેહાન દંડ થશે આવું ભગવાન ભગવાન કેમ અવરું બોલ્યા એટલે પેલો ભરકી ગયા ભરકી છૂટે પેલો ચેતે પૂછ્યું કે મારો ન્યાય કરો ને મારું શીર છૂટું ત્યાં મારી શરત આવ્યો તો ત્યાં શું શરત પાડવાનું ત્યાં આ વાહન છે જીનું એ ચીના વાહનમાં લઈને આખા શહેરમાં ફરી આવો અમારો માણસો પોલીસ વાળા જોડે રહેશે અને તેમાંથી ટપકુરી ધરે નહીં ભરેલું હોય લાન ટપકુરી જે ધરે નહીં તો કે તમે તોડી એટલે મારી વાંધી કે તમે અમારો જો ઈચ્છા હોય તો હું નથી કરી બરાબર ને ત્યારે ભગવાન શું કર્યું આખા રોડના રોડ પર બધા વેપારીઓ કહી દીધું એ બધા કેટલાક લાદો લગાડો કેટલાક ગાન તાર કરો કેટલાક દાસ કરો એટલે પેલાનું મન થયું આપણે જોવા માટે એટલે પછી પેલો નીકળ્યો એ બધું આ ઘણું સાંભળ્યું વેર વાર કે જોઈ તો ઉભરી જઈશ આમાંથી બહાર જોયું છે કે આ ટપ્પું પડવાય ના દે અને તું આ કર્યું કે તારી ત્યાં છૂટો જે જે રીતે તું આમાંથી તૂટ્યો આ બધું હોવા છતાંય પણ તે ભોગવ્યું નથી ભાઈ ને એમ અમે છતાં અનંત અવતાર ભટક્યા છીએ અને એ દુઃખ જોયેલા છે એટલે ભગવાન જે જ્ઞાન હતું જે સુખ આવ્યું એ સુખમાં જઈએ છીએ અમા પડતા વાડિયાના સુખમાં પડતા નથી સમજ ભાઈ ને કહી તમને એટલે વાડિયા કહી દીધું હા મારી સમજણી પડી શું કહ્યું આ આક્રમ થોડું સમજાય છે તમને અપવાદ રૂપ જ્ઞાન છે અપવાદ રૂપ જ્ઞાન છે એમ કે છે આ જે જ્ઞાન છે એ બહુ અપવાદ રૂપ જ્ઞાન છે અપવાદ જ છે આ સામાન્ય માણસ નિમિત્ત બની ગયો મેં લખ્યું પુસ્તકો કે અપવાદ જ્ઞાન હું નિમિત્ત બની ગયું જેટલા ઉદય છે એટલા સામાન્ય માણસ એમને એવી શંકા છે કે આ અપવાદ કોકને હોય તો આ જ્ઞાન અક્રમ સામાન્ય માણસ ને આટલા બધા કેવી રીતે મળી શકે એમ એ પોતે હિજબે ભગવાન અપવાદ હતા અપવાદ ના સામાન આપી શકાય એ તો બધું એ હોય શું કહે ઋષભદેવ ભગવાન થી અત્યાર સુધી આ આક્રમ પામ્યા છે એમ કે ઋષભદેવ ભગવાન હતા ત્યારથી અત્યાર સુધી આ અક્રમ જ્ઞાન કેટલા લોકો પામ્યા હશે ઘણા પામેલા ઘણા પામી ગયા સુરત અને આ આ લીધા થયા શું કહ્યું એટલે જયારે તમે આ રાત લેશો એમ બીજે દિવસ તમારે પૂછવું જ નહીં પડે અમને કશું પૂછવું નહીં પડે કૃષ્ણ ભગવાન ક્રમિક અક્રમ માર્ગ કહેવાય કૃષ્ણ ભગવાન નો અક્રમ માર્ગ કહેવાય કૃષ્ણ ભગવાન અક્રમ એ એમનો અક્રમ કહેવાય ભગવાન નો અક્રમ જે આપ કહી રહ્યા છો બોલી રહ્યા છો સમજાવી રહ્યા છો પુસ્તકમાં જે પણ છે સમજાય છે તો બધું પણ શ્રદ્ધા એ બધું સમજાય છે તો પણ હું પણ વાંચે છે શ્રદ્ધા વાત સાચી જેવું લાગે જરૂરી છે પાયાની વસ્તુ છે સ્ટાર્ટિંગ છે બુદ્ધિ કબૂલ કરે છે સંકિત માટે તો બુદ્ધિ બુદ્ધિ કબૂલ કરે છે કોણ નથી કબૂલ કરતી એ કોણ સંસ્કૃત માટે તો બુદ્ધિ પૂરેપૂરું અને શ્રદ્ધા પૂરેપૂરી છે કે સંસ્કૃત વગર ઉદ્ધાર જ નથી સંસ્કૃત બાજુ કોને આક્રમ માર્ગ એ શક્ય કેટલું છે એના માટે શ્રદ્ધા બેસતી નથી એમ કે આ અક્રમ માર્ગ દ્વારા ચેતના નું ઉર્ધ્વારોહણ કેટલું થાય એના માટે જરા શંકા નથી શ્રદ્ધા નથી બેસતી આ શંકા રહેલ નહીં મોટા માણસો ને કોઈ રહે નહીં આ બધા છે તાર મમ્મી એમ થાય કે કલાક પાપ ના કરી કલાકમાં થાય ને અને તો તમે દર્શન થાય શુદ્ધ હું છું અને જગત છે એ મારું અડક નથી મારા પુસ્તક નો બગાડ છે એ વાત છે અને એ સુધાર આગળ વધીએ નથી શકાય એવો શ્રદ્ધા પણ છે એનાથી આટલો આટલો શરીર આટલો થઈ શકે પામી શકાય એના વિશે વિચાર નથી વાત કે આ જે પોતે શુદ્ધાત્મા છે અને આ બધું ઉગ્ગલ વગા છે એ વાત બરાબર માનવામાં આવે છે એમાં શ્રદ્ધા પણ છે પણ કે આટલી ઝડપથી આ વસ્તુ પામી જવા દે એ વાતમાં શ્રદ્ધા નથી આવતી એ તો ચાલો હમણાં હોય મહાવીર ભગવાન મહાવીર નું સાત જ ત્યારે અને ભગવાન મહાવીરે પણ ક્રમ માર્ગ નો ઉપદેશ આપ્યો ક્રમ જ હોય પેલા જે જગ્યા અક્રમ હતું ભગે હોય આવું કઈ આવે એટલે આ હોય જ નહીં આ તો જંગલ હોય આ તો અપવાદ થોડો થોડો હાથ છે ત્યાં મળી જાય એમ યાર વિચાર્યું ને તમે બહુ સમજવાની કોશિશ આપડે ચાટા બીજું તાકી અને આજ્ઞામાં છો તો અત્યારે તમે આજ્ઞામાં રહેવું ન રહ્યા તો એ ભોગવવાનું મરે છે એટલે આજ્ઞામાં રહેવામાં